આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ક્રમના લીધે જ કરીએ છીએ પ્રતિક્રમણ આપણે કરીએ છીએ આપણા હાથમાં એની ઇફેક્ટ છે દાદા ભાઈ પૂછે છે કે જે પ્રતિક્રમણ કરીએ છીએ એ પણ કર્મના લીધે જ કરીએ છીએ ને એ પણ ઇફેક્ટ જ છે ને આપણે પ્રતિક્રમણ કરીએ એ કર્મના લીધે જ કરીએ ને એટલે ઇફેક્ટ જ ગણાય ને એ પણ ઇફેક્ટ પણ ઇફેક્ટ જ નહીં ઇફેક્ટ નહીં ભાગવાની છે એટલે ચોખ્ખું થઈ જાય ધોઈ રાખીએ શું કહું આપડે કેવું કે ભાઈ તરબદાર ધોઈ રાખવા પેલો શા માટે કર્યું આવું અને અમારે દુઃખ નહીં થતું એ માટે વાંધો નહીં ખાવ પીવો બધું જેટલા કાલે લખાવે લખાવ ને મેં ગોળ નાખી પણ કારેલું ખાવ કારણ કે કડવા રસની શરીરને જરૂર છે માટે ગોળ નાખીને એમને એમ ના ખવાય તો ગોળ નાખીને ખાવ પણ ખાવ એવા ચિત્ર કંપનીઓ લાભ દેવાનો. બાકી આ પ્રવાહ દસ વર્ષ સુધી છે અને અગિયારમી વર્ષે મૂડી સહિત જાય દાદા ઓછું ઓછું તંત્ર ઓછું તંત્ર કોનું ઉના કરતા ઓછું બરાબર એ આ બધું તારા બધું તમે ચલાવી લો ક્યાં ભાષણમાં પડવું આ બધું આ બધું તારા ચલાવી કરે આ તો જે બધું ભોગવવાનું છે એ પડે જ ને ચાલે જ નહીં ને ક્યાં બાજુમાં કેટલા છે નિરંતર તમારી વાત રહે નહીં બહુ ગમે તારે મુસીબત આવી હોય તો વાત કરી નાખ્યો તમારી જોડે અને જવાબ આવી જાય કે હવે બધું મળી ગયું બધું મળી ગયું ભાઈ શું માથાવું કરવાની બધું મળી ગયું જ્યાં કરોડો રૂપિયા મળ્યા છે ત્યાં પેનીઓ સુધો ક્યાં જવી ખરું ગોઠવી ગયું હમ તમને ના મલાય એક નહીં કેવા કર્મો ના ઉદેશી ના મલાય તો એ બહુ પુણ્ય એવી ભેગા થઈ ગયા થઈ ગયા પણ રાગે પડી ગયું હમ. રાગે પડતા વાર લાગે રાગે પડી ગઈ જરા આ બેબી બેબી બધા સફળ વાર લાગે. હા. એ તો દાદા મારા મારા ગ્રાન્ડ ફાધર હતા ને થાય તો તો બીજી એવી જતી થાય વિવાદન જતા ઊંડીમાં. એ આગળ જે રહી ગઈ તે હજી મજા આવે લોકો આવું જળ ખોરાક થઈ અને જળ દમ થઈ પીએ છે બધા. આ તમારે જળ ખોરાક ખવાય નહીં તમારું ચેતન મન હોય એટલે તીર્થ તમને આ રોગો થાય છે. તો સાચું છે પેલા પાંજરામાં સિંહ પૂર્યો હોય ને દાદા સખત ના હે પ્રકાશના પાંજામાં પેલો સિંહ પૂર્યો ને પછી અંતર મારી સીધો કરે એના જે અત્યારે અમારી પરિસ્થિતિ એટલે આપડે મનાય મનાય ક્યાં આગળ કે જો હવે ઈશ્વરનો ક્રિએટર તરીકે ન સ્વીકારે ત્યારે તમે સાચા હતા જ્ઞાની તરીકે ન સ્વીકારે તે ક્રમિક હોય પાછા હવે ક્રમિક માર્ગના બધા સૌજા જ્ઞાનીઓ થઈ ગયેલા શિરોધાર્થ જ્ઞાન કહેવાય ક્રમિક ના જ્ઞાનીઓ થઈ ગયેલા એનાથી હજાર વર્ષોનો કોઈ હતું એનાથી પેલા બસો પાંચસો વર્ષ કેવા હોય એમને ત્યાગ કરવો પડે સુભદ્રા તો ત્યાગ કરવો છે પણ ત્યાગ થતો નથી અમે જ્ઞાની છે મારી બેઠા છે અને અમે હજુ જ્ઞાની ના શોધમાં જ છીએ જ્ઞાની તો પોતે પોતે વ્યાખ્યા કરી લખે એ જ્ઞાની તો એનું નામ કેવાય કે જેને ત્યાગા ત્યાગ સમજે નહીં ત્યાગે ના હોય અત્યાગે એ બધે પછી પાછા લખે અને કે કોઈ મળે તો મારી પાસે પછી લઈ જજે એમ કે છે ને શ્રીમદ રાજચંદ્ર એમ લખ્યું છે ને કે કઈ પણ ના મળે તો મારી પાસેથી મોક્ષ લઈ જશે એવું લખ્યું છે કારણ કે ટીકડી સર્વસ્વ અધિકાર એમની પાસે જ એવું કોઈ ટીકડી બીજા કોઈ ગાડી થાય તો પછી એમણે બીજાને શું થાય કે બીજા જ્ઞાની પાસે જઈને ગયા બીજો કોઈ જ્ઞાની હોય જ એટલે કરવું એટલે જ્ઞાન એમને શું કરીએ આપડે કે સાહેબ છે તે ભલાના એક મોટા આયા છે કરતા જ્ઞાની છે આપ આવશો અને કોઈ એમને પણ સમજાવનાર હોય હું શું કારણ જેટલું અજ્ઞાન છે એ જાણવાની જરૂર છે સમજાય ને એમને ખબર પડે ખરી એક જ્ઞાનીને બીજા જ્ઞાનીની જ્ઞાનની ખબર પડે ખરી દાદા શ્રીમદ રાજચંદ્રને એવી ખબર પડે કે બીજો જ્ઞાની પુરુષ એમના કરતા વધારે જ્ઞાની છે એ તો બધા બધા બધા મળે તો પાસે જોડાય એનો અહંકાર ના કે એ વાત છે કે મનમાં Atlanta.